આજે આ બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક ચોત્રીસમો શ્લોક લેવાનો છે એટલે આગળના અધ્યાયની અંદર પ્રશ્ન સંબંધી અધ્યાય થયો પહેલો અધ્યાય અને આ બીજો સંબંધ બીજા અધ્યાયથી હવે જવાબ આપવાનું સૂતજી ચાલુ કરે છે એમાં છઠ્ઠા થી પંદરમા શ્લોક સુધી એ મધ્યમ જ્ઞાન અને ભક્તિ કહી એમાં ધર્મ તરીકે પુરુષાર્થો અને ધ્યાન વગેરેને સાધન કર્યા પછી સોળમાંથી આરંભ કરીને સાત શ્લોક સુધી એટલે એકવીસમા શ્લોક સુધી ઉત્તમ જ્ઞાન અને વૃત્તિનું નિરૂપણ કર્યું એમાં સાધન તરીકે મહાન પુરુષોની સેવા અને પવિત્ર તીર્થોના સેવનની વાત કરી એ પછી બાવીસમા શ્લોકની અંદર આટલું ઉત્તમ સાધન જો તમે કરો તો એના કારણે ફળ તરીકે જે અપ્રતિહતા ભક્તિ પ્રાપ્ત થાય છે એની વાત આવી પછી ત્રેવીસમા શ્લોકની અંદર સત્વગુણ વાળા ભગવાનની જ ભક્તિ કરવાથી ભક્તિ કરવી એવો જે નિર્ણય થયો તો એના સંબંધી પાંચ શ્લોકથી એ સત્વગુણના અધિષ્ઠાતા જે વિષ્ણુ છે એની ભક્તિ કરવી જોઈએ એની વાત આવી ત્રેવીસ થી સત્તાવીસ શ્લોક સુધી પછી અઠાવીસ થી ઓગણત્રીસ શ્લોક શ્લોકની અંદર સાધનોની એટલે કે સાધનોની પરિનિચ્છા જે છે તે સત્વમૂર્તિમાં જ થાય છે એ વાત કરી અને ત્રીસમા શ્લોકથી ચોથો એટલે કે કર્મ સંબંધી પ્રશ્ન શરૂ થયો તેમાં ત્રીસમાં શ્લોકમાં સૃષ્ટિનું વર્ણન આવ્યું અને પછી એકત્રીસમાં શ્લોકની અંદર આનંદરૂપથી અંતર્યામીની સૃષ્ટિ કહી એ સૃષ્ટિના વર્ણન સૃષ્ટિનું વર્ણન ત્રીસમાં શ્લોકમાં આવ્યું એકત્રીસમાં શ્લોકમાં આનંદરૂપથી અંતર્યામી સૃષ્ટિ કહી બત્રીસમાં શ્લોકથી એ એ સૃષ્ટિમાં જીવની સ્થિતિ કહી અને એ દ્વારા ભગવાન જુદા જુદા રૂપવાળા રૂપવાળા થવાની લીલા કરે છે એ કહ્યું તેત્રીસમાં શ્લોકથી એ જીવરૂપથી ભગવાન ભોગ કરે છે તે કર્યું ને હવે ચોત્રીસમાં શ્લોકથી અહીંયા આગળ શરૂઆત થઈ રહી છે આ અધ્યાયનો ઉપસંહાર છે એ રીતે હવે હું વાંચું છું એ રીતે ભોગ ગુણવાળી લીલા કહીને એટલે આગળ તેત્રીસમાં શ્લોકમાં ભગવાન જીવ દ્વારા જે ભોગ કરે છે એ ભોગ ગુણવાળી લીલા કહીને તે થઈ શકે તે માટે નીચેના શ્લોકથી પાલન કરવાના ગુણવાળી લીલા કહે છે પાલનનો અર્થ અહીંયા રક્ષણ રક્ષા જે પાંચમો ભગવાનનું જે બતાવી એમાં પાંચ પાંચમા જે પ્રકારથી ભગવાન જે કરે છે એમાં પાંચ પ્રકારની લીલાઓમાં આ પાંચમો રક્ષા કરવા માટે સંબંધીનો આ શ્લોક છે ભાવયત્યેષ સત્વેન લોકાન્વયી લોકભાવન લીલા લીલાવતારાનો રતો દેવ તિર્યક તિર્યંક નરાદિશુ લોકનું પાલન કરનાર ભગવાન દેવો હલકા પ્રાણીઓ મનુષ્યો વિગેરેમાં લીલા કરવા માટે કરેલા અવતારોમાં પ્રેમવાળા થઈ તત્વથી લોકોનું નિશ્ચય પાલન કરે છે લોકનું પાલન કરનાર એટલે રક્ષા કરનાર ભગવાન કેવી કેવી રીતે આ લોકની રક્ષા કરે છે તો એ એ લોકના જે એ લોકમાં જે પ્રકારના અહીંયા કહેવાનું તાત્પર્ય એમ છે કે એ લોક એ લોક લોક એટલે જેટલા પણ લોક પ્રગટ થયા છે એ લોકમાં જેટલા પ્રકારના જીવો પ્રગટ થયા છે એ જીવોને અનુરૂપ ભગવાન અવતાર ધારણ કરે છે અને અવતાર ધારણ કરીને અસુરો વગેરેનો સંહાર કરીને એવી એ લીલા કરે છે અને જ્યારે એ અવતારકાલ નથી રહેતો ત્યારે અનવતાર એ લીલાઓનું ચિંતન કરીને જીવોની રક્ષા કરે છે અવતારકાળની અંદર દૈત્યોનો સંહાર કરીને રક્ષા કરે છે અને અવતારકાળમાં એ અવતારો ભગવાને જે ધારણ કરેલા છે એ અવતાર લીલાઓનું ચિંતન કરીને એના દ્વારા લોકો મુક્ત થાય છે આ રીતે ભગવાન લોકની રક્ષા કરે છે એ આ તો આ શ્લોકની અંદર ટૂંકમાં કહેવામાં આવે છે જીવરૂપથી જુદા નહીં એવા આ જ ભગવાન ભાવયતી એટલે કે પાલન કરે છે પાલન કરવામાં એકલો સત્વગુણ જ સાધન છે એટલે કે ભગવાન જે અવતાર ધારણ કરીને આ લોકની રક્ષા કરે છે એ સત્વગુણના ગુણોના અધિષ્ઠાતા થઈને જ કરે છે લોકોનું એટલે ભુવનોમાં જનરૂપ એટલે જનરૂપ જનલોક તપલોક એવું હું સમજી છું અહીંયા આગળ જનરૂપ લોકોનું અથવા સત્વેન ભાવયતી એટલે લોકોને સત્વગુણ વાળા કરે છે એવો અર્થ છે સત્વેન ભાવયતી એટલે સત્વ સત્વગુણ વાળા કરીને એમનું પાલન કરે છે સત્વગુણ વડે પાલન કરે છે બંનેનું પ્રયોજન એટલે કે લીલા અને અવતાર બંનેનું પ્રયોજન લીલા કરવા માટે કરેલા અવતારોમાં પ્રેમ રાખી શબ્દથી કહે છે અવતારોથી દૈત્યોનો વધ કરી સર્વ લોકોનું પાલન કરે છે અવતારો વડે ચરિત્રો કરવી કરી સર્વ લોકોને મુક્તિ પ્રાપ્ત કરાવવા સત્વવાળા કરે છે એટલે એમના ચરિત્રોના અવગહનથી લોકો સત્વવાળા થાય છે અને મુક્તિને પ્રાપ્ત કરે છે અને અવતાર ધારણ કરે છે ત્યારે દૈત્યોનો સંહાર કરે છે આ પ્રકારે પાલન કરે છે માત્ર સત્વગુણથી મુક્તિ કેમ થાય અથવા અવતારોથી પાલન કેમ થાય એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે લોક ભાવના એટલે પ્રભુ લોક ભાવન છે લોકૈહી એટલે તૃતીય વિભક્તિ છે લોકૈહી લોકોથી ભાવનમ એટલે જેમનું ચિંતન થાય છે તે એ મુક્તિનો પ્રકાર થયો એટલે ભગવાનના ચિંતન કરવાથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે અવતારો રહ્યા ન હોય ત્યારે પણ તેમના ચિંતનથી સર્વ દુઃખ દૂર કરીને પાલન કરે છે એવો અર્થ છે અથવા લોકાન ભાવયતી આ બીજા પ્રકારથી અર્થ કરી રહ્યા છે એવો અર્થ છે કે સદા લોકોના ચિંતનથી તેઓના જ દુઃખ દૂર કરવા અવતારો કરી તેમનું પાલન કરે છે એટલે અહીંયા અવતારની વાત છે અને ઉપર અવતાર ના હોય ત્યારની વાત છે તમારા સ્વભાવવાળા હલકા પ્રાણીઓમાં લીલા કેમ સંભવે એટલે તમાસ એટલે તામસ એટલે જેવી રીતે માટલા છે કાચબા છે દેડકા છે એવા પ્રાણીઓમાં લીલા કેમ સંભવે એટલે એવા રૂપ ધારણ કરીને પ્રભુ લીલા કેવી રીતે કરી શકે એવો પ્રશ્ન થાય તેથી પ્રેમ વાળા હલો હા દેડકા વાળી લીલા કઈ છે હા એટલે મેં પ્રાણીઓના તામસ તામસી પ્રાણીઓની વાત કરી પણ એમાં કાચબો અને મત્સ્ય રાખો તો સારું નહીં તો તારે ગણવો પડશે ના જ એવો પ્રશ્ન થાય તેથી પ્રેમવાળા એવું કહેલું છે જેમ જીવો જુદા જુદા શરીરોમાં પ્રેમવાળા હોય છે કારણ કે પ્રેમ વિના એવું શરીર ન હોય તેમ તેમની પાછળ ભગવાન પોતે પણ પ્રેમવાળા થાય છે એવો અર્થ છે એટલે આનો મને બહુ સમજાતું નથી પણ આપણે આ દેહને પ્રેમ કરતા હોઈએ તો જ આપણો જીવ એની અંદર રહી શકે એવું કોઈ તાત્પર્ય છે પણ મને બરાબર રીતે આ નહીં સમજાતું દેવ વિગેરે સત્વ દેવ વિગેરે સત્વ વિગેરે ગુણોના ભેદ છે એટલે દેવતાઓ જે છે સાત્વિક છે મનુષ્યો ની યોની પછી આ જે હલકા તિર્યક વગેરે છે એમની યોની એના એમાં ગુણોના ભેદ છે એવું અહીં મને સમજાઈ રહ્યું છે દેવ વિગેરે સત્વ વિગેરે ગુણોના ભેદ છે વિગેરે શબ્દથી ભેગા થયેલા ગુણોના પ્રકારો કહેલા છે વિગેરે શબ્દથી અહીંયા એટલે સાત્વિક રાજા સાત્વિક તામસ તામસ તામસ સાત્વિક તામસ એ પ્રકારની અહીંયા વાત થતી એવું લાગી રહ્યું છે આથી ન કહેલા હોય તેવા સર્વ પ્રાણીઓમાં પણ ભગવાનના અવતારો થતા જાણવા એ આ નહીં સમજાયું છે આથી ન કહેલા હોય તેવા સર્વ પ્રાણીઓમાં પણ ભગવાનના અવતારો થતા જાણા અવતારો અગણિત છે એમ આગળ કહેશે દેવોમાં વામન હલકા પ્રાણીઓમાં મત્સ્ય વગેરે મનુષ્યોમાં રામ વગેરે અને મિત્ર ગુણવાળાઓમાં નરસિંહ એવા અવતારો છે બસ જે સમાપન થયું હવે અહીંયા વાળા બીજા અધ્યાય થઈ ગયું હાજી તમારી એન્ક્વાયરી આજે મને એમાં આ નહીં સમજાયું કે એક તો ન કહેલા હોય એવા સર્વ પ્રાણીઓમાં પણ ભગવાનના અવતારો થતા જાણવા એટલે અનેન અનુક્તેષ્વપી સર્વેશુ ભગવદ અવતારા જ્ઞાતવ્ય આગળ જે અહીંયા ઉક્ત કયા છે તો દેવ તિર્યંગ અને નર આ ત્રણ તો ઉક્ત છે અહીંયા એમાં આદિ શબ્દથી મિશ્ર પણ કયા છે આદિ શબ્દે ને મિશ્ર ભેદા એટલે તિર્યક અને નર એનું મિશ્રણ જેવી રીતે નૃસિંહ છે તેમ એ મિશ્ર પ્રકાર થયા એટલે જે પશુ પણ નથી અને મનુષ્ય પણ નથી તો એ મિશ્રને પણ અહીંયા સમજી લેવાના અને આનાથી એ પણ કહી દીધું કે જેને અવતારની કક્ષામાં માનેલા નથી અથવા તો જેનું નિરૂપણ નથી મળતું અનુક્ત છે શાસ્ત્રમાં એમાં પણ સર્વત્ર ભગવાનના અવતારો આ રીતે થાય છે એમ સમજી લેવાનું એ કેમ સમજી લેવાનું તો આગળના અધ્યાયમાં એ વાત કહેવામાં આવશે કે ભગવાનના અવતારો અસંખ્ય છે જે ગણાવેલા છે તો પ્રસિદ્ધ થઈ ગયા છે આપણે જાણતા થયા છીએ પરંતુ એટલા જ ભગવાનના અવતાર છે એવો એનો મતલબ નથી તો અન્યમાં પણ પ્રભુના એવા અવતારો દેવ તિર્યક અને નરની અંદર આ જણાવી દીધા વામન મત્સ્ય અને રામ અને મિશ્ર માનુસિંહ જણાવ્યા અને આ એક નહીં સમજાયું કે તેથી જેમ જીવો જુદા જુદા શરીરોમાં પ્રેમવાળા હોય છે કારણ કે પ્રેમ વિના તેવું શરીર ન હોય તેમ તેમની પાછળ ભગવાન પોતે પણ પ્રેમવાળા થાય છે એવો અર્થ છે હા એટલે લીલા અવતારાનુરતો તો અહીંયા જે અનુરત કહ્યું છે ને હા એ અનુરત નો અર્થ અહીંયા એ રીતે સમજાવ્યો કે ભાઈ નનુ કથમ તમ પ્રકૃતિ શું લીલા ભગવાન આવી રીતે તામસ જીવો ના રૂપમાં પ્રકટ થઈને લીલા કરે છે એવું કેમ તો એનું ઉત્તર આપ્યો કે ભગવાનને એ લીલા કરવામાં કોઈ એવું આકર્ષણ નથી પણ જીવો જ એવા ભગવાનના તામસી રૂપોમાં રુચિવાળા છે તો ભગવાન એમની સામે એવા તામસ રૂપ પણ ધારણ કરી લે છે એટલે યથા જીવાહા તત્ર તત્ર રથાહા તેવા તેવા સાત્વિક રાજસ તામસ રૂપોની અંદર જીવો અનુરત છે તો ભગવાન પણ એમના અનુરૂપ થઈ જાય છે એટલે તદનુ સ્વયં અપી રતા ઇત્યર્થ એમની જે રતિ છે એ રતિને લક્ષ્યમાં લઈને ભગવાન પણ એમાં અનુરત થઈ જાય છે જેવી રીતે નરસિંહ વગેરે અવતારો વિષયમાં આવે છે નકુળ જેવું રૂપ ધારણ કર્યું કે કચ્છપ વગેરે આવશ્યકતા પ્રમાણે પ્રભુ એવું સ્વરૂપ ધારણ કર્યું ને જેવી રીતે હિરણ્ય વરદાન માંગ્યું અનુરૂપ એનો રૂપ ધારણ કરવું પડ્યું એમાં એ જીવની તામસતાને ધ્યાનમાં રાખીને ક્યાં વાત આવે એની કેવી એવી જ તો હતી ને હવે અવતારનું કે ઠાકોરજી જેવું સ્વરૂપ ધારણ કર્યું એનું ડાયરેક્ટ રીઝન તો આપણને એ મળે છે ને કે એનું વરદાન એવું હતું તો એના અનુરૂપ ઠાકોરજી પ્રગટ થઈ મત્સ્ય અવતાર વગેરેમાં પછી એ સમય એવું હતું જેમ સમુદ્રની અંદર એ નાવને લઈ જવી કે એવું રૂપ ધારણ કર્યું એમાં પછી ઠાકોરજી ના એવા રૂપમાં ઇન્ટરેસ્ટ થતું એમ કેમ કહેવાય એવું છે કે સર્વત્ર આપણને એ જ કારણો જોવા મળે એમ નથી પરંતુ અત્યારે જે અવતાર ચરિત્રમાં તે વખતે જે કોઈ પણ પ્રસંગવશ એવી ઘટના થઈ પણ હોય કે ભગવાને એવું રૂપ ધારણ કર્યું પણ હોય પણ અવતાર ચરિત્ર જે છે એ સંપન્ન થઈ ગયા પછી એના ભાવનથી જેમની મુક્તિ થવાની છે એ જીવો સાત્વિક રાજસ તામસ ભેદવાળા છે ને તો એમની પણ રુચિને તે વખતે ધ્યાનમાં લઈને ભગવાન તે જાતનું ચરિત્ર કરે છે પણ પછી વિષ્ણુના ભજન કરવા વાળા સાત્વિક હોય એ કેવી રીતે પછી સાત્વિક અંતર્ગત તામસ હશે કે અથવા એની પછી આગળ જઈને એને સાત્વિકતા મિશ્ર ભાવ નિવૃત્ત કરીને એને શુદ્ધ ભાવ લાવતા હોય આપણે ત્યાં પણ રામ નૃસિંહ અને કૃષ્ણ એની તો ફૂલ ફ્લેજ પૂજા પ્રકાર છે હિન્દુસ્તાનમાં વામનજીનું એવું કંઈ ખાસ નથી હવે ત્રિકમ રાયજી કે ત્રિવિક્રમ રાયજી એ નામથી વામનજીનું પણ વિષ્ણુ સ્વરૂપ તરીકે એમનું પૂજન જરૂર થાય છે પરંતુ જે વામન રૂપ ધારણ કરેલું છે એવા રૂપમાં એમનું પૂજન આદિ છે એટલું પ્રસિદ્ધ નથી તો મત્સ્ય વારા વગેરે છે એમાં તો ભારતમાં ક્યાંય એમના એ જાતના અને શાસ્ત્રમાં પણ શાસ્ત્રમાં તો વૈષ્ણવ તંત્રની અંદર ફૂલ ફ્લેજ પૂજા વિધિ એની પણ વર્ણિત છે પરંતુ લોકમાં એ એટલા બધા પ્રસિદ્ધ નથી થયા ઉપાસ્ય રૂપ તરીકે પણ નેપાલ વગેરેની અંદર એમની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ છે નેપાળમાં વરાહનું મંદિર પણ છે વારાહી દેવીનું પણ મંદિર છે અને એમની આરાધનાનો પ્રકાર ત્યાં છે એવી રીતે દરેક જગ્યાએ અલગ અલગ એવા મળી રહે છે ભગવાન એવું ઈચ્છા કરે છે કે જીવ જે પ્રકારની ઈચ્છા કરે તેના અનુસાર મારું રૂપ એના ઉપલબ્ધ રહેવું જોઈએ તો તેવા આકારમાં પણ ઉપલબ્ધ થઈ જશે સારું અહીંયા દ્વિતીય અધ્યાય સંપન્ન થયો આગળ નો જેમનો પણ ક્રમ હોય તે હેલો જેજે એક જે અહીંયા કહ્યું ને કે જીવ રૂપથી જુદા નહીં એવા આજ ભગવાન ભાવયતી એટલે પાલન કરે છે તો જીવ રૂપ થી જુદા નહીં એવા આ ભગવાન એટલે કેવી રીતે આને સમજવું હા બોલો પ્રીતિબેન તમને છે જુદા નહીં એ વાત અહીંયા જે કન્ટિન્યુ છે કે બત્રીસમાં શ્લોક ની ઉત્થાનિકા આ પ્રમાણે આપેલી છે કે એ પ્રમાણે અંતર્યામીની સ્થિતિ કહી કયા એકત્રીસમાં માં એકત્રીસમાં શ્લોકમાં અંતર્યામીની સ્થિતિ કહીને નીચેના એટલે કે બત્રીસમાં શ્લોકથી જીવની સ્થિતિ કહેતા ભગવાનની જુદા જુદા રૂપવાળા થવાની લીલા કહે છે ત્યાં આગળ જીવો જે પ્રમાણે આપણે અહીંયા જુદા જુદા જીવોની જે સ્થિતિ છે ભૂતલ ભૂતલ ઉપર અરે સોરી ભૂત ભૂત જુદા જુદા પંચમહાભૂત રૂપે અને જે કઈ રીતે એની વાત કરી અને પછી તેત્રીસમાં શ્લોકમાં એ જીવ રૂપથી ભગવાન આપણે ખાલી ડિસ્કસ કરી પ્રમાણે જીવરૂપથી જ ભગવાન ભોગ લીલા કરે છે એ તેત્રીસમાં શ્લોકમાં આવી અને એની જ કન્ટિન્યુટીમાં આવી વાત કે જીવરૂપથી જુદા નહીં એવા એટલે જીવોના જે દેહ બંધારણ છે એવા જ ભગવાન અવતાર ધારણ કરે છે એ સિવાયના નહીં એમ એટલે પ્રાકૃત જેવા આપણને પ્રાકૃત લાગે એવા એટલે દાખલા તરીકે રામને આપણે જોઈએ કે કૃષ્ણને જોઈએ કે બધા અવતારોને આપણે જોઈએ તો આપણને એવું ના લાગે કે આપણાથી જુદા છે એમ જીવ જીવ જેવા જ દેહો વાળા એમ પણ એ અવતાર અને આપણે જીવો એટલો ભેદ છે મને આવું સમજ પડે છે જે તો આ રક્ષણ લીલા એટલે પાલન લીલાની આ વાત છે ને તો એમાં જે આપે કાલે કહ્યું તો એમાં બત્રીસમાં શ્લોકમાં તો મુખ્ય જીવ થઈને પ્રભુ જે લીલા કરી રહ્યા છે તે આદિ સૃષ્ટિની જે વાત કરી એમાં નાનાત્વની લીલા અને ગઈકાલે જે ભોગ લીલાની વાત જે સમજ્યા એ પ્રભુ આ રીતે આ ભોગ કરી રહ્યા છે એ પ્રભુની ભોગ લીલા છે ને આ પ્રભુની પાલન લીલા છે તો જીવ જીવરૂપથી જુદા નહીં એટલે પાલન લીલા કરવા માટે પ્રભુને એક વિશેષણ કર્યું જીવ જીવરૂપથી જુદા નહીં તો આ વાત હોય તો બરાબર છે પણ એટલે એટલે જીવ એટલે આપણે જે જે કહ્યું ને કે અહીંયા સાક્ષાત સૃષ્ટિની વાત છે એટલે મારી સમજ બરાબર છે હું નથી કહેતી પણ હું મને જે સમજાય છે કહું છું કે કાલે એ જ વાત છે કે અહીંયા આવી રીતના કેમ આવ્યું તો જે જે પહેલો જ ખુલાસો કર્યો કે આ આદિ સૃષ્ટિની વાત છે એવું જે જે ખુલાસો કર્યો એટલે ભગવાન આ પાંચ રૂપે ભોગ કરે છે એ સૃષ્ટિની અહીંયા આગળ વાત છે એટલે જીવ રૂપથી ભગવાન ભોગ કરે છે એમ આપણે સમજવાનું એવી રીતે અહીંયા આગળ હવે જે આગળ આપ કરી લો ખુલાસો મને નહીં સમજાતું એટલે જે પ્રકટ કરે છે એ જ પ્રવિષ્ટ થાય છે જે પ્રવિષ્ટ થાય છે એ જ જીવરૂપ પણ બને છે એ જ ભોગ પણ કરે છે અને એ જ પાલન પણ કરે છે એમ એટલે એ એક જ છે એ સમજવા માટે કહ્યું છે કે ભાવયસી એશ એશ એટલે આજ આજ કોણ જે આના અત્યનો પ્રસંગ આ પાંચે શ્લોક ની અંદર ચાલી રહ્યો છે એ જ ભગવાન કે જે ભગવાન જીવરૂપથી પણ અભિન્ન છે કેમ કે આગળનો પ્રસંગ એ આવ્યો ને એટલા માટે હા સમજાવી દેજે હા કરો પેલા ભાગવતાર કરવો પડશે ને કરે કરે છે નો આનો સાથે કરે હા હા કરો અધ્યાય ત્રીજો હવે ત્રીજા અધ્યાયના આરંભથી અવતારો સંબંધી પાંચમા નો ઉત્તર આપે છે સમાન સત્વવાળા શરીરોમાં ભગવાનનો આવિર્ભાવ અને અવતારો શુદ્ધ અશુદ્ધ ભેદથી થાય છે અશુદ્ધ એટલે બીજા હૃદય વગેરે ગુણો સાથે ભરેલા સત્વવાળા કે એમના દેહમાં કોઈ સમયે જ્યારે સત્વગુણો જોઈએ ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે એવો આવેશવાળા કહેવાય છે એટલે આમાં અવતારો સંબંધી પાંચમા પ્રશ્નમાં કહે છે કે આમાં સત્વરજ કમ ગુણ હોય ને સત્વ ગુણમાં અશુદ્ધ અશુદ્ધના ભેદથી જે સમજાવ્યું છે એટલે સત્વવાળા હોય ત્યારે જ એમાં ભગવાન પ્રવેશ કરે છે ત્યારે એ આવેશી કહેવાય છે અને શુદ્ધ સત્વમાં જ્યારે ભગવાન પ્રવેશ કરે છે ત્યારે એ અવતાર તરીકે કહેવાય અને શુદ્ધ એટલે સદા સત્વવાળા તેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલ હોય તેવો અવતાર કહેવાય છે જેમ મહારાજા પોતાના દેશમાં ફરતા ફરતા પોતાના રહેવા માટેના રહેલા મકાનોમાં રહે છે અને કોઈ સમયે રાજધાનીમાં પોતાના મહેલમાં પણ રહે છે અને આ બંને પ્રકારના ઘરો જ્યાં સુધી તેઓમાં મહારાજા રહે ત્યાં સુધી મહારાજ મહારાજાના જ ઘરો કહેવાય છે તેમ જ્યારે આવેશવાળાઓમાં આવેશ હોય ત્યારે અવતાર મને તેમનામાં કોઈ ભેદ ન હોવાથી તેમની ગણના અવતારની સમાન થાય એટલે જ્યારે સત્વગુણમાં ભગવાન આવેલી તરીકે પ્રવેશ કરે છે ત્યારે ભગવાનનો પ્રવેશ થાય છે એટલે શુદ્ધ સત્વમાં કે સત્વગુણમાં ભગવાન પ્રવેશ કરે પણ ભગવાનનો આવેશ થાય છે એટલે આવેશના અવતારમાં જ્યારે આવેશમાં ભગવાન પ્રવેશ કરે ત્યારે અવતારના આવેશમાં તે વખતે કોઈ ફેર નથી ભલે વિશ્વ અશુદ્ધમાં ભગવ અશુદ્ધમાં પ્રગટ થાય છે તેવી ગુણમાં આવેશવાળા નારદ વગેરે અવતારો સત્વગુણવાળા દેહમાં રહેતા હોય ગુણવાળા છે માત્ર શ્રી કૃષ્ણ નિર્ગુણ અથવા ગુણથી કરશે નારદ જેવી વગેરે અવતારો સત્વ સત્વગુણવાળા કહેવાય છે અને શ્રી કૃષ્ણ જ માત્ર નિર્ગુણ ને ગુણથી પર છે બહારનું અને અંદરનું એવા ભેદથી જૂથ બે પ્રકારનો હોવાથી ભગવાનના બે પ્રકારો અવતાર ધારણ કરે છે બહારનું દુઃખ કરવા ક્રિયા ક્રિયાશક્તિવાળા અવતાર ધારણ કરે છે એમાં અંદરનો દુઃખ દૂર કરવા જ્ઞાન શક્તિવાળા અવતાર ધારણ કરે છે એટલે જ્યારે ક્રિયા બહારનું કોઈ દુઃખ હોય એ ક્રિયા શક્તિ ક્રિયાથી દૂર થાય તો એ ક્રિયા ક્રિયાશક્તિવાળા અવતાર દ્વારા બહારનું જેવી રીતે નરસિંહ અવતાર કે વરા અવતાર કે જે વગેરે અવતારો થાય અને અંદરનું દુઃખ હોય એ દૂર કરવા માટે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે તો એ અવતાર જ્ઞાન શક્તિવાળા અવતાર કહેવામાં આવે છે જેવા કે વ્યાસ કપિલ દત્તાત્રેય વગેરે વરાહ પૂર્વ નરસિંહ વગેરે અવતારો છે અવતારો લઈ ભગવાન બલનું કાર્ય કરે તેવી જ રીતે દત્તાત્રેય વ્યાસ કપિલ વગેરે જ્ઞાન શક્તિવાળા અવતારો છે તે અવતારો લઈ ભગવાન અવતારો લઈ ભગવાન તેમનાથી જ્ઞાનનું કાર્ય કરે છે ભગવાનના અવતારો નીચે પ્રમાણે છે મત્સ્ય કૂર્મ વરાહ વામન પરશુરામ મન્વંતરોમાં અવતારો જુઓ શ્લોક સત્યાવીસ સુબોધની સાથે વ્યાસ બુદ્ધ રામચંદ્ર કપિલ દત્તાત્રેય ઋષભ શિશુમાર રુચિના પુત્ર યજ્ઞ નારાયણ હરિ શ્રી કૃષ્ણ તાપસ અને મનુ મહિદાસ હંસ સ્ત્રીરૂપ મોહિની હર્ષિષ વડવામુખ કલ્કી ધન્વંતરી પ્રભુ વિદ્યાલય આ અવતાર નામ આપે અવતાર એટલે અવતરવું વાયપી માંથી ભગવાન ભગવાનનું જગતમાં પધારવું તેમ અક્ષય જલમાંથી ઘણી નયનો નીકળે છે તેમ ભગવાનના આવા અસંખ્ય અવતારો થાય છે તેથી ભાગવતમાં નહીં જણાવેલા પરંતુ નારદ પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક અવતારો ચાલુ વિષયમાં ઉપયોગ હોવાથી ઉપર જણાવેલ છે એટલે આ બધા ભગવાનના અવતારો છે એટલે શુદ્ધ સત્વમાં જે આગળ કહી ગયા પ્રમાણે છે જ્યારે કાર્ય કરવું હોય ત્યારે તે ક્યારે કાર્ય કરવા ભગવાન જેના દેહમાં પ્રવેશ કરે છે તે ભગવાનના આવેશ વાળા કહેવાય છે તેઓ નીચે પ્રમાણે છે લક્ષ્મી બ્રહ્મા શંકર શેષ ગરુડ ઇન્દ્ર કામ કામનો પુત્ર અનિરુદ્ધ સૂર્ય ચંદ્ર બૃહસ્પતિ ધર્મ એમની પત્નીઓ દક્ષ વગેરે મનુઓ મનુના પુત્રો ઋષિઓ નારદ પર્વત ઋષિ કશ્યપ સનક સનંદન સનાતન અને સનતકુમાર એ ચાર ભાઈઓ અગ્નિ વગેરે દેવતાઓ ભરત અને સહસ્ત્રાજુ ઋષિ વગેરે ચક્રવર્તી રાજાઓ ગય લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એ ત્રણ ભાઈઓ રોહિણી પુત્ર બલભદ્ર રૂકમણીનો પુત્ર પ્રદ્યુમ્ન તેમનો પુત્ર અનિરુદ્ધ નર અર્જુન વગેરે ભાગવતમાં નહીં જણાવેલા પર પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવેલા આવેશવાળાઓનો પણ આમ અવતારો પેટે સમાવેશ કરેલ છે એ કૃષ્ણને ઉપર સામાન્ય રીતે અવતાર તરીકે ગણાવેલા છે પરંતુ તેઓ શ્રી પૂર્ણ ભગવાન પુરુષોત્તમ છે એટલે કૃષ્ણમાં અહીં અવતાર તરીકે ગણાય છે પણ ધર્મી સ્વરૂપ છે અને પૂર્ણ ભગવાન પુરુષોત્તમ છે તે પૂર્ણ પુરુષોત્તમ શુદ્ધ સત્વથી પોતાની ઈચ્છાથી અવતરણ કરે છે એટલે શુદ્ધ સત્વથી પૂર્ણ પુરુષોત્તમ અવતરણ અવતરિત થાય છે તેથી અવતારમાં તેમને ગણેલા છે સરસ હતો તેઓ શ્રી પોતે સંપૂર્ણ જ્ઞાન શક્તિ અને સંપૂર્ણ ક્રિયા શક્તિવાળા ભગવાન જ છે એ પ્રમાણે આ અધ્યાયના એકથી ભગવાનના અવતારો ગયા એટલે આમો જે અવતારમાં કીધું કે ક્રિયા શક્તિ કે જ્ઞાન શક્તિ માં હે ઈચ્છાથી ભળે કોઈ ક્રિયા શક્તિ દ્વારા અવતાર થાય છે કે કોઈ જ્ઞાન શક્તિ દ્વારા થાય છે અને કૃષ્ણ ધર્મી સ્વરૂપ છે એટલે કૃષ્ણનું અવતરણ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ ભેગી થઈને થય્યું છે એટલે ધર્મી ચેના પર પૂર્ણ પુરુષોત્તમ છે એ મનોરંજન છે છે તે છે છે સો થાય અઠ્યાવીસ ઉપનિષદે અવતારો ધારણ કરવાનું સામાન્ય પ્રમોદ પ્રયોજન કર્યું અને આ પ્રયોજન થતાં શ્રી ભાગવત જણાવ્યું શ્લોક ચાલીસ તેની વચ્ચે નીચેના ચાર વિષયો કહેલા છે ત્રીસ થી બત્રીસ મહાત્મ્ય જણાવવામાં આવે ત્યારે જીવની મુક્તિ થાય છે તેથી મુક્તિ થાય તે માટે આ શ્લોકથી જીવનો બંધ અને ભગવાનનું મહાત્મા જણાવેલા છે તેત્રીસ ચોત્રીસ જીવની મુક્તિનો પ્રકાર અને મુક્તિ જણાવેલ છે પાંત્રીસ છત્રીસથી ભગવાન નિત્ય મુક્ત હોવાનું જણાવેલ છે થી ભગવાન ની લીલા તથા ભગવાન નું જ્ઞાન થવું દુર્લભ જણાવેલ છે આડત્રીસ ને તેતાલીસ થી પહેલાના પુરુષોએ આ વિષયનું વિવરણથી ભાગવત કરેલું હોવાનું સાહિત્યિક સાથે વિવરણથી અધિકારવાળા તથા મધ્યમ અધિકારવાળાને પણ ભક્તિ પ્રાપ્ત થતી હોવાનું જણાવે છે સમ અધિકારવાળાને સંક્ષિપ્ત કહેવામાં આવે તેથી પણ ભક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ હીન અને મધ્યમ અધિકારવાળાને તેવી રીતે ભક્તિ પ્રાપ્ત થતી હોવાની ભક્તિ પ્રાપ્ત થાય તે માટે ઉપર જરા વિવરણથી ભાગવત રચેલું છે તો આ ચુમ્માણ આ શ્લોકથી છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર આપેલ છે વિશ્વજી ભાગવત કહેવાની આ શ્લોકની પ્રતિજ્ઞા કરે છે આ અધ્યાયથી રહસ્યનું જ્ઞાન હોવું એ વક્તાનો અને એ રહસ્યના શ્રવણમાં આધાર હોય શ્રોતાનો ત્રીજો ગુણ હોવાનું જણાવેલું છે અહીં અધ્યાય તથા હિન અધિકારનું પહેલું પ્રકરણ પૂરું થાય છે આ પ્રકરણમાં ત્રણ અધ્યાયથી અનુક્રમે છે ભાગવતનું શ્રવણ કરેલું ચાતુર્ય અને રહસ્યનું જ્ઞાન એ ત્રણ હિન અધિકરણના વક્તાના અને શ્રવણ કરવાની ઈચ્છા ઈર્ષ્યા ન હોવી અને રહસ્યના શ્રવણમાં આદર હોવો એ ત્રણ હિન અધિકારીવાળા શ્રોતામાં જોવા એટલે આમાં હિન અધિકારી જે આ બધા શુદ્ધિને સોનજીને હિન અધિકારીમાં કયા કયા ગુણ હોય છે વક્તાને શ્રોતાને એ જણાવ્યા કરો ત્રીજો નિરૂપિકા પંચલીલા ફલસાધન નિર્ણય ઇતિએ તો વશિષ્ઠાનામ અવતારાર્થ ધર્મીના ફલ અને સાધનના નિર્ણયમાં પાંચ લીલાઓ કહી એટલે આગળ જે ઓગણત્રીસ ઓગણત્રીસથી ચોત્રીસમાં ત્રીસથી ચોત્રીસમાં જે પાંચ લીલાઓ કહી બીજા અધ્યાયમાં તો અવતારો અવતાર લેવાનું પ્રયોજન અને ગરમી સંબંધી નિર્ણય કહે છે એટલે અવતારો એટલે રામ વગેરે અવતારો કીધા અને ગરમી એટલે પુરુષ કીધું કૃષ્ણ અવતાર કાર્ય હિ ન સૂચો જ્ઞાત વાંસ્ફુટમ અથ સાધારણ પ્રોક્તમ નિર્ણય તથાધિક સત્પ્રશ્ન પૂરણમ તેના વસ્તુત પંચ પૂરણમ શ્રી કૃષ્ણના અવતારના કાર્યનું શુદ્ધને સ્પષ્ટ જ્ઞાન ન હતું તેથી અવતારોનું સાધારણ કાર્ય કહ્યું આમાં જે સમજ નથી પડતી પણ એટલે આ સાધારણ કાર્ય જે તેત્રીસ ને ચોત્રીસમાં શ્લોકમાં અને તેનો નિર્ણય અધિક ગયો એટલે આગળ જે કીધું કે સસ્વગુણમાંથી જીવ જીવ લઈને પાલન કરે છે અને ભોગ કરે છે એવું સમજાય છે પણ કૃષ્ણના કાર્યનું ચૂંટને સ્પષ્ટ જ્ઞાન નહોતું એ સમજ નથી પડતું હા એ નતું એમને આગળ પછી થશે તેથી છ પ્રશ્નો પૂરા થશે વાસ્તવિક રીતે પાંચ પ્રશ્નોના ઉત્તર પૂરા થશે કારણ કે કૃષ્ણના અવતારનું પ્રયોજન અહીંયા આગળ પહેલી નથી એવું કહેવામાં આવે અવતાર સંબંધી પ્રશ્ન એક એક અઢારથી જુદો કરેલો હોવાથી નીચેના શ્લોકથી આરંભી છવ્વીસ શ્લોકથી જુદા અધ્યાયથી અવતારો કહે છે એટલે અવતાર સંબંધી જે પ્રશ્ન કરે છે એટલે આ એકથી છવ્વીસ શ્લોકમાં અવતારો કયા કયા છે એ રીતે આપણે આગળ ભાગવતારમાં જોયું કે જ્ઞાન શક્તિ વાળાને ક્રિયા શક્તિ વાળાને આવે છે એ રીતે શું અવતાર એટલે નીચે આવવું વાયકી વૈકુંઠમાંથી ભગવાનનું પ્રપંચમાં પધારવું તે વિષયમાં જોકે એટલે વિષયની ડિસ્ક્રિપ્શનમાં એવું લખ્યું છે કે અવતારની કથાના પ્રશ્નનો ઉત્તર પુરુષના અવતારથી શરૂ કરવાનું કારણ અહીંથી કહે છે અક્ષર ભગવાનનું કરમધામ છે અને વાયપી વૈકુંઠ રૂપ છે એના આધ્યાત્મિક અથવા અધિભૌતિક રૂપ પ્રકૃતિ તથા પુરુષને ઉત્પન્ન કરનારા છે અને તેમના અંશ કાળ કર્મને સ્વભાવ છે તેમના કાર્યો તત્વો છે મહદ બ્રહ્મ મારી યોની છે તેમાં હું ઘર મૂકું છું કાલરૂપથી અવતરેલો છે એ વાક્યો પ્રમાણે તેઓમાં પણ ભગવાન અવતરણ કરે છે તથા પણ તે યોનિરૂપ અને અધિકારી રૂપ એવા બે પ્રકારનું હોવાથી અવતારો નથી એટલે ભગવાન આ રીતે આવશે આમાં બરાબર એ ડિટેલ સમજાતું નથી અક્ષર કાળ કર્મ સ્વભાવ અને તત્વોમાં ભગવાન નીચે પધારવાનું થાય છે તથા પણ તેઓના બે પ્રકાર રહેલા હોવાથી તે અવતારો નથી અથવા સ્વચ્છંદપણે લીલા કરતા એમ પ્રશ્નમાં વધારે કહેલું હોવાથી તે અવતારો નથી કારણ કે તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે લીલા કરતા નથી સાક્ષાત અને પરંપરાના ભેદથી ભૂત લીલા બે પ્રકારની છે આ તો થઈ ગયું ને સ્પષ્ટ આ બધાને અક્ષર વગેરે નથી અવતાર માન્ય એટલે આ જે લીલા છે અક્ષર કાલ કર્મ સ્વભાવ કે તત્વ વગેરે જે છે એની સ્વચ્છંદ લીલા નથી એ સર્વસાધારણ લીલા છે જે જાતની સ્વચ્છંદ કે સ્વતંત્ર લીલા માન્ય અવતારો છે એમણે કરેલી છે વામન રસિંહ વગેરે એવી રીતે અક્ષર વગેરે પણ ભગવાનના જ રૂપ છે તેમ છતાં પણ એની એવી કોઈ લીલા નથી સર્વસાધારણ છે એટલે દૈવી હોય આસુરી હોય જળ હોય ચેતન હોય દરેકના માટે ભગવાનનું એ રૂપ એકદમ કોમન છે એટલે એને અવતારની પ્રતિષ્ઠા એને પ્રાપ્ત થયેલી નથી આધ્યાત્મિક અથવા આધુનિક રૂપ છે અને તેમના એટલે અક્ષર જે છે એના સદંશથી પ્રકૃતિ છે ચિદંશથી પુરુષ છે તો આદિ ભૌતિક અને આધ્યાત્મિક થઈ ગયા ને પેલા જે છે કાલ કર્મ જે છે એના અંશ કયા છે હા શું થયું તો હવે આગળ છે કોઈનો ક્રમ લગભગ પ્રણામ જઈએ હા આગળનો શ્લોક પહેલો શ્લોક લઉં છું સાક્ષાત અને પરંપરાના ભેદથી ઉતલ્યા બે પ્રકારની છે બ્રહ્માંડ રચીને કરેલી અને તે રચ્યા વિના કરેલી એમ ભૌતિક લીલા પણ બે પ્રકારની છે એટલે અહીંયા ભૂત લીલાથી એવું સમજાય છે કે જે સદંશ માટેની જે લીલા છે એટલે કે જળ જળ સૃષ્ટિની વાત કરી રહ્યા છે અને ભૌતિક લીલા એટલે કે જે જીવ સૃષ્ટિ એટલે ચિદંશ સૃષ્ટિની વાત કરી રહ્યા છે બ્રહ્માંડ રચીને કરેલી લીલામાં પણ જેમ દશરથના પુત્રોમાં કોઈ જ અવતાર છે અને કોઈક નથી તેમ વિશ્વ રચનાઓ જેમનામાંથી ઉત્પન્ન થાય છે તે વિરાટ કોઈક વાર બ્રહ્મ શરીર અને કોઈક વાર જીવ શરીર ધારણ કરી કરે છે આમાં એક વાર જરા સમજી લેવી જોઈએ આજે કહ્યું ને કે ભૂત લીલા દ્વિવિધા સાક્ષાત પરંપરા ભેદેના તો સાક્ષાત લીલાનો મતલબ એ છે કે જ્યાં બ્રહ્મ સ્વયં આ સર્વરૂપ થતો હોય એ તો સાક્ષાત લીલા જેનું નિરૂપણ આગળ કહ્યું એ તસ્માત જાય તે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે તો એમાં એ બ્રહ્મમાંથી સીધું સર્વ તત્વોનું પ્રાકટ્ય છે અને પરંપરા જે છે એ તૈતરી ઉપનિષદ વગેરેમાં વર્ણિત છે તે કે તસ્માદ્વાય તસ્માદ આત્મના આકાશ સંભૂત દ્વાયો વાય અગ્નિ અગ્નિ આપ અદ્ય પૃથ્વી પૃથ્વી ઔષધય વગેરે તો એ જે ક્રમસૃષ્ટિ છે એ પરંપરા સૃષ્ટિ છે એટલે સૃષ્ટિના બધા જ જે રૂપો છે એનું સીધું બ્રહ્મમાંથી પ્રાકટ્ય નહીં પરંતુ પેલા એક રૂપનું પ્રાકટ્ય પછી એમાંથી બીજું બીજામાંથી ત્રીજું તો એ રીતે સાક્ષાત અને પરંપરા અક્ષર બ્રહ્મ વાળું જે છે એ તેમાં આવશે પરંપરામાં આવશે એ બંનેની અંદર એ જ થશે પછી તો અક્ષરની આવશ્યકતા રહે નહીં ને આ બધી વસ્તુ જે છે એ તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત એટલે એ આત્માથી આત્મામાંથી આ આકાશ પેદા થયો તો એ આત્મારૂપ કોણ તો એ અક્ષર જ છે આત્મારૂપ હવે જ્યારે પ્રભુને પોતે અલિપ્ત રહી અને અક્ષર દ્વારા સૃષ્ટિને પ્રકટ કરવી છે ત્યારે તો સૃષ્ટિમાં અક્ષર છે સર્વ કારણ કારણરૂપ પણ જ્યાં પ્રભુ પોતામાંથી જ સર્વ કંઈ પ્રકટ કરવા ઈચ્છી રહ્યા હોય તે વખતે પછી અક્ષરને નો કંઈ રોલ રહી નથી જતો અક્ષર પણ થી જે આપણે સમજી રહ્યા છે સૃષ્ટિ ની ઉત્પત્તિ એ ક્રમ ક્રમ સૃષ્ટિ માં જશે પરંપરા વાળી માં જશે બરોબર એટલે સાક્ષાત એક અલગ વસ્તુ છે બાકીની સૃષ્ટિ બધી ક્રમમાં પરંપરાથી આવશે જે પ્રકાર છે સૃષ્ટિના એ અને એ જ રીતે જે આ આગળ બતાવી ભૂત ભૌતિકની એમાં પણ કે વિરાટ સ્વરૂપને પ્રકટ કરીને તે પછી એના દ્વારા સૃષ્ટિનું પ્રાકટ્ય અને એક એ બ્રહ્માંડ પુરુષને પ્રકટ કર્યા વગર સીધું પ્રાકટ્ય છે તો એ બ્રહ્માંડ પુરુષને પ્રકટ કરીને જે ચાલે છે નિર્માણ એ ભૌતિક લીલા કહેવાય છે ભૂત લીલામાં શું લેવામાં આવશે શું ભૂત શું લેવામાં આવશે સાક્ષાત અને પરંપરા ભેદથી ભૂત બે પ્રકારની છે બ્રહ્માંડ રચીને કરેલી અને તે રચ્યા વિના કરેલી એમાં લીલા પણ બે પ્રકારની છે તો એમાં બે લીલા બતાવી ભૂત લીલા અને ભૌતિક લીલા તો એ આપણે કેવી રીતે લઈશું એમ એટલે ભૂત અને ભૌતિક એટલે ભૂતનું પ્રાકટ્ય અને ભૌતિક નું પ્રાકટ્ય એમ કાલે આપણે શાયદ આ વિષયની ચર્ચા થઈ હતી નીતાબેનના પ્રશ્નમાં કે પંચ મહાભૂત છે એનું પ્રાકટ્ય અને પંચ મહાભૂતોના મિશ્રણથી બનેલું જે અન્ય જે છે જગતના જે જાગતિક પદાર્થો એ ભૌતિક છે જે જે પરંપરા જે સાક્ષાત અને પરંપરામાં જે કીધું છે કે આજે પ્રમેય રત્ન સંગ્રહમાં એક ચાર્ટ આપેલો છે તો એ ચાર્ટની અંદર જે પરંપરાની આપણે વાત કરી છે ચાર્ટ પ્રમાણે જે આપેલું છે એ લેવાનું કારણ કે પ્રકાર છે એ પરંપરાને હા બસ હું એ જ સમજ્યો છું એટલે જરા બરાબર છે કરો આગળજી હા હેલો જોજો એટલે પરમ પરંપરામાં જે સૃષ્ટિ આવી રહી છે માયા સર્વભવન માયા દ્વારા થાય છે તે જ ગણવાનું કોઈ પણ સર્વભવન સામર્થ્ય તો ભગવાન નું સામર્થ્ય જ છે એટલે એમાં પરંપરા ને સાક્ષાત થી એને કઈ ફરક નથી પડતો કેમ કે જે પણ રૂપ થશે તે સર્વભવન સામર્થ્યથી જ તો થશે ને ચાહે સાક્ષાત હોય ચાહે પરંપરા પછી ત્યાં માયા નહીં આવે અક્ષર જે છે હલો એમાં સૌથી પહેલા શું ઠાકોરજી માંથી શું પ્રકટ સીધું જ બધું

સંધ્યાનો ફોન કટ થઈ ગયો લાગે હા મને પણ મારો પણ કટ થઈ ગયો મારો પણ કટ થયો હતો એટલે જોડાશે જોજે હા સબ્જેક્ટ અહીંયા અમારે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું જરા તમે આગળ શરૂ કર્યું કે નહીં હા કરો બ્રહ્માંડ રચીને કરેલી લીલામાં પણ જેમ દશરથના પુત્રોમાં કોઈ જ અવતાર છે અને કોઈ નથી એમ વિશ્વ રચનાઓ જેમનામાંથી ઉત્પન્ન થાય છે તે વિરાટ કોઈક વાર બ્રહ્મ શરીર અને કોઈક વાર જીવ શરીર ધારણ કરે છે તે પૈકી બ્રહ્મ શરીર ધારણ કરેલ હોય ત્યારે તે વિશ્વમાં રહેલાઓને પહેલાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેથી પહેલા પાંચ શ્લોક થી પુરુષનો અવતાર કહે છે એટલે આમાં જે બ્રહ્મ શરીર વિરાટ જ્યારે ધારણ કરે છે ત્યારે એ વિશ્વમાં રહેલા જીવોની મુક્તિ પ્રાપ્ત કરાવે છે એવો અર્થ નીકળે છે અને જીવ ધારણ કરે છે એટલે જીવોની વાત થઈ એટલે બ્રહ્મ શરીર અને જીવ શરીર બે અલગ અલગ વસ્તુ છે એ અહીં બતાવી રહ્યા છે શ્લોક ય ગૃહે પૌરુષમ રૂપમ ભગવાન मदाब्दिभिः सम्भूतं षोडशकलम् आदौ भोगवृष्टिशिक्षया हेलो હા તમે તમારો કન્ટિન્યુ કરો આ બીજા કોન્ફરન્સ વાળા વચ્ચે આવી રહ્યા છે હાજી આરંભમાં ભગવાને મહત્તત્વ વગેરેથી બનેલું સોળ કળાઓ વાળું પુરુષનું રૂપ લોકોને રચવાની ઈચ્છાથી ગ્રહણ કર્યું એટલે જ્યારે ભગવાનને ઈચ્છા થઈ કે લોકો રચવા છે ત્યારે તેમને મહત્વ વગેરેથી બનેલું સોળ કળાવાળું પુરુષનું રૂપ ધારણ કર્યું આ વિષયમાં લોક રચે તેવા અધિકારવાળા જીવ ન હોવાથી ભગવાન પોતે જ પુરુષ થયા એટલે આ લોક રચવામાં કોઈ અધિકારવાળો જીવ ના હતો તેથી ભગવાન પોતે જ પુરુષ થયા પુરુષ નામના વિષ્ણુના ત્રણ રૂપો છે આ વાક્ય પણ આવા વિષયનું છે પુરુષ શબ્દના ત્રણ પ્રકારની વ્યક્તિ છે એક પુરુ પુરી વસતી પૂરમાં રહે છે તે એટલે અહીંયા પૂર એટલે આપણે શરીર કે શહેર એવું અહીં બતાવે છે આપણે અહીં શરીર લઈ શકીએ એટલે શરીરમાં રહેનાર જીવ તરીકે આપણે લઈ શકીએ એને પરમ ઉસતી પૂરને બાળે છે તે અને પૂર આસ્તે તે પહેલા હતા તે એટલે તે ભગવાનની વાત કરી રહ્યા છે પુરાસમાં આ છે તેનો પાણીની ત્રણ પોઈન્ટ એક પોઈન્ટ પંચ્યાસી પ્રમાણે શું થાય છે આ વ્યક્તિના મત પ્રમાણે ભગવાનને શરીરનો સંબંધ થતો નથી એટલે જે ત્રીજા પ્રકારની યુક્તિ બતાવી છે એમાં કહે છે કે પૂર્વ આસ્તેમાં જે ભગવાનનો શરીર જોડે કોઈ સંબંધ થતો નથી પહેલા મીન્સ પૂરી વસતી એટલે પહેલી જે વિપતિ છે એની અંદર પહેલી પૂરી વસ્તી મતમાં સમપ્રમાણ સમપ્રસારણ થાય છે અને સ્વનો શ થાય છે એટલે પહેલી જે યુક્તિ છે એની અંદર શરીર જોડે સંબંધ થાય છે પુરુષનો એ બતાવી રહ્યા છે બીજી વ્યક્તિમાં ઉષ શબ્દ બાળવાના અર્થવાળો છે પહેલા પ્રમાણે જીવ એટલે પહેલી વ્યક્તિનો એ જીવ બતાવે છે જીવ પણ હોય એમ કહે છે બીજા અને ત્રીજા પ્રમાણ તો ભગવાનના જ હોય તે પૈકી બીજી વ્યક્તિનો અર્થ કહે છે એટલે બીજી અને ત્રીજી વ્યક્તિ તો ભગવાન માટે જ વાપરેલી છે એમ કહે છે એમાં જ્યારે બીજી વ્યક્તિનો અર્થ હવે આગળ કહે છે કારણ કે તપેલા લોઢાના ગોળાની અંદરના અગ્નિની પેઠે પુરુષો બ્રહ્માંડ જ થયેલ હોવાથી બ્રહ્માંડની અંદર જ સર્વ નિર્માણ સર્વને મુક્તિ આપવા કરે છે એટલે અહીંયા જે પુરુષો જે બ્રહ્માંડ થયેલા બ્રહ્માંડ જે થયેલા છે એની વાત કરી રહેલા છે અને તેમનું ઉદાહરણ એક તપેલા લોઢાના ઘોડા ઘોડાની સાથે સરખાવ્યું છે કે જેની અંદર અગ્નિ હોય છે અને એ બ્રહ્માંડની અંદર સર્વ નિર્માણ અને સર્વની મુક્તિ આપવા માટે સમર્થ પુરુષ છે એમ કહેવા માંગે છે આ બ્રહ્માંડ પુરુષની આકૃતિના આકારવાળું છે એટલે આ પ્રમાણ પુરુષની આકૃતિના આકારવાળું છે પણ મારું ઉત્તમ રહેઠાણ એ વચન પ્રમાણે પુરુષ નથી એટલે આ જે આમાં સમાન નથી પડતી પણ હું એ સમજું છું આની અંદર કે આ જે પુરુષની વાત કરી રહ્યા છે એ પુરુષ જે મારું ઉત્તમ રહેઠાણ જે ભગવાન કહે છે કે જે અક્ષર ધામ છે તેમાં હું રહું છું એ ભગવાન કરતાં આ જરા બ્રહ્માંડ પુરુષ અલગ બતાવી રહ્યા છે એટલે આ શાયદ સમષ્ટિ અંતર્યામીના સમષ્ટિ રૂપ ભગવાનની વાત કરી રહ્યા છે શુદ્ધ સત્વરૂપ શરીરની પેઠે તત્વએ બનાવેલું પુરુષનું રૂપ ભગવાન પોતે ગ્રહણ કર્યું છે એટલે શુદ્ધ સત્વરૂપ ભગવાનનું શરીર શરીરની પેટલે તત્વો ત્રણ છે અહીંયા આગળ રાજસ તામસ અને સાત્વિક આ ત્રણે ત્રણેય તત્વોથી બનાવેલું પુરુષ જે છે એ ભગવાનને પોતે જ ગ્રહણ ગ્રહણ કરેલું છે આ સૃષ્ટિ રચનારા અધિકારી જ નથી એટલે આ જે ત્રણ રૂપે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ થયા છે જે ભગવાન પોતે જ થયેલા છે પણ તેઓ સૃષ્ટિના રચનારા અધિકારી નથી એમ જણાવવા ભગવાન શબ્દ યોજેલો છે પણ આ જે અવતારી વેશવાળા ભગવાન જે છે તેઓ અવતારી જે છે એઓ સૃષ્ટિ રચતા નથી પણ ભગવાન પોતે સૃષ્ટિના રચવામાં ગોઠાયેલા છે જલની અંદર બીજમાંથી ઉત્પન્ન થયેલું આ બ્રહ્માંડ નથી એટલે આ જે બ્રહ્માંડ ઉત્પન્ન થયેલું છે તે ભાગવતમાં બતાવ્યું છે કે જલની અંદરથી અંદર બીજમાંથી ઉત્પન્ન થયેલું બ્રહ્માંડ એ બ્રહ્માંડની વાત નથી કરતા એમ જણાવવા મહત્તત્વ વગેરેથી બનેલું છે એમ કહેલું છે એટલે આ બ્રહ્માંડ જે છે એ મહત્તત્વ વગેરેથી બનેલું છે એમ કહેલું છે મહાતત્વ અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાતથી બનેલું અને અગિયાર ઇન્દ્રિયો એટલે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન એમ થઈને અગિયાર ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો એ સોળ કલાઓવાળું રૂપ ગ્રહણ કર્યું એ પ્રમાણે પ્રકૃતિથી થયેલ સમૂહ ત્રેવીસ પ્રકારનો છે આ ટોટલ જે ટોટલ ત્રેવીસ પ્રકૃતિના જે નંબર થયા એ રીતે આખું આ બ્રહ્માંડની રચના સૃષ્ટિની રચના કરેલી છે આ સૃષ્ટિમાં પ્રકૃતિ અને પુરુષ ભગવાન પોતે જ થાય છે એટલે આ જે સૃષ્ટિ થઈ એમાં પ્રકૃતિ અને પુરુષ ભગવાન પોતે જ થયા છે તેથી કોઈ તત્વ બાકી રહેતું નથી કારણ કે આ પહેલી સૃષ્ટિ છે કારણ કે બીજી વગેરે સૃષ્ટિમાં અધિકારી પુરુષો સહેલાઈથી પ્રાપ્ત થાય તેમ છે જે આમાં સમજ નથી પડતી બીજી વગેરે સૃષ્ટિમાં અધિકારી પુરુષો સહેલાઈથી પ્રાપ્ત થાય છે એમાં નથી સમજ પડતી લોકોને રચવાની ઈચ્છાથી લોકોને રચવાની ઈચ્છાથી શબ્દથી અવતારનું પ્રયોજન કહેલું છે લોકો તો પુરુષના પોતાના ઉદરમાં રહેલા હોય છે તેઓની સૃષ્ટિ અને પોતાના ઉદરમાં સ્થિત એ બે જે પ્રકાર થાય તેમ કરવા માટે ભગવાને બ્રહ્માંડ રૂપ દેહ ગ્રહણ કર્યો આ છેલ્લો પેરેગ્રાફ જરા જે સમજ નથી પડતો બરાબર આનો થોડું ગંભીર નિરૂપણ છે થોડો આનો અભ્યાસ કરીને કાલે આપણે લઈએ અત્યારે સમય થઈ ગયો છે બીજી કોન્ફરન્સ